અથવા પરિણામ છે Hello, hello. અનુભવ લક્ષથી. એ નિરંતર તમે નથી રહેતો સ્વીકાર નિજ સ્વભાવ શું છે નિરંતર નથી શું નામ જયંતિભાઈ જેન્ટિટી છે નથી છે કે વિચાર તો છે નથી બંને છે બંને આ જેન્ટિટી દરેક વ્યક્તિ ત્યાં પ્રસિદ્ધ થઈ અનુભવ ઉલ્લાસ પ્રસિદ્ધ આ જયારે ભાઈ ભાઈ ના હોય એકલા હોય ત્યારે ભૂલી ના હોય આવે અને એકાંતમાં બે તો એકલા સારા અનુભવ આ કાર્ય પર નીચે ના કરવા દે વર્તે નીચે સ્વભાવનો અનુભવ લક્ષ્ય પછી વૃત્તિ વધે નિધ ભાવમાં પરમાર્થ વચ્ચે જે પરભાવમાં નથી બહાર તે અત્યારે નિર્ભાવ માટે આખા વળી વળી વળી વળી વળી ગઈ. પરભાવમાં નહીં હતી તે સ્વભાવ વળી વળી ગઈ. કેવો? વૃત્તિ વધે નિજ ભાવમાં પરમાર્થ આ પરમાર્થ સુધી થાય છે વર્તમાન સંકિત ચાલે વિચાર આ સંકેત વર્તમાન થયા કરે મિથ્યાભાસ શું કારણ કે જે કાર્યક્રમો આવ્યો છે તે પૂર્વે મોહ રૂપે કરેલો હતો અને અત્યારે કાર્યક્રમો રૂપે છે એટલે મને એમ થાય કે બધું આવા શું મોહ કર્યો આમાં શું લાગે? શું? એવું થાય મિથ્યાભાસ છે, મિથ્યાભાસ એટલે કે આમાં આમાં શું કરતું નહીં આગળ ખોટો મોહ કર્યો. શું? મિથ્યાભાવ તારે અખંડ વર્તે ધ્યાન અખંડ વર્તે અખંડ વર્તે ધ્યાન અખંડ વર્તે જ્ઞાન અખંડ જેમાં અત્યારે અખંડ નહીં એ છે પ્રતિથિ છે પ્રતિથિ છે એટલે દર્શન છે પ્રતિથિ શબ્દ કર્યું અને અખંડ જ્ઞાન એ કેવું જ્ઞાન થાય કેવળ નિષ્કામ અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન છે તે સુકાનું જ્ઞાન. મોટી વસ્તુ સ્વપ્ન પણ જાગ્રત કરતા સમાજ કરોડો પુસ્તકોની આજુબાજુ ખાસ કરતા આ કામ થતા તમારે એટલે જ્ઞાન છે એ જ્ઞાની જ્ઞાન આપે બધું નહીં એમને તો પડે મોટી વસ્તુ ભોગતા તો તે પ્રવેશ કરવામાં રૂપે વિહાર જ્યાં રૂપે ત્યાં છોડે કેવી રીતે? દાદા છૂટી ગયું ને પૂછે દાદા ધીરે ધીરે છૂટે કે ધીરે ધીરે ના બીજું રાખો નહીં. કેવી રીતે દેહમાં આત્મબુદ્ધિ એનું નામ દેહાર છે. દેહમાં આત્મબુદ્ધિ દેહમાં આત્મબુદ્ધિ એનું નામ દેહાર છે. આ હું આત્મા શું આત્માની બુદ્ધિ નામાં હું આત્મા અને દેહમાં બે બુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ સમજ્યા? શું કહ્યું? બરાબર ધારો કે ગુગડું થયું હોય એટલે દુઃખે એની જે ફિલિંગ થાય એ દેહાભ્યાસ દેહાભ્યાસ નહીં એ કહે છે કે અહીંયા ગુગડું થયું હોય અને આપણને એની ફિલિંગ થાય કે દેહાભ્યાસ ગણાય એ દેહાભ્યાસ ને આપણને ફિલિંગ થતી નથી આપણને ના થાય પણ આપણને જે ફિલિંગ થાય વિચાર તો વિચાર કામ બતાવે શું? discharge અનુસાર ક્રોધમાન આયા જે અંતસ્કરણ હોય છે ને, મનબુદ્ધિના અનુસાર તે જ કામ બતાવે. તમારે ફક્ત જોયા કરો. બરોબર? પણ અત્યારે જોયા કરવાનું રહે નહીં. બધું પહેલાનું ટેવ છે ને practice. એટલે થોડું વેદે વેદે બધા કરનાર ને. વેદે ચિત્ત કર્મ પણ હવે વેદન કેવું થાય પેલા જેવું વેદન ના થાય જાણકારનું આયોજન થાય કેવું જરા તો મને થાય છે મને થાય છે આ તમારે કેવું જેથી બીજું રાહ એવું કે કેવું જ્યાં જવા કરો તકલીફ તકલીફ તકલીફ તકલીફ તકલીફ તકલીફ તકલીફ તકલીફ जगत आती है आप सभी देखो सभी चुप के देखो सुनो તમારા મનમાં વિશે રહી જાય જે અંદર છે એવો માલ થઈ જાય એટલે આવું કઈ આવું પૂરું કેવા અને તે પ્યાર અમારા ખ્યાલમાં વિજ્ઞાન દર્શક